ખરેખર ભારતી છું ભારતી તારું નામ નહી તારું નામ ભારતી તું ભારતી <laughs> એવું હશે તારું નામ ભારતી એ તો ઓળખવાના લીધે ભારતી નામ પાડેલું કે આ બેન ને શું કહીશું પાણી તાર કંકોત્રી શું લખીશ તાર ભારતી પણ તું કોણ છું એના ના જાણવું જોઈએ કેમ જોવાનું નથી તે એમાં તારા ફાધર મધર નો દોષ છે તારા ધણી નો દોષ છે શું કે છે ભણાવી ના હોય તો આપડે જણાય ફાધર મધરે ભણાય નહીં શું આ કોનો દોષ કેમ આવશે વાળી ના લીધું નામ શું સુરેશ સુરેશ સારા માણસ ક્યાં બેઠા છે એ છે ને છે એટલે સુરેશભાઈ ના જાણવું છે કોણ છે ના જાણવું છે હા એ જો જાણી બેઠા છે કેવી સંસ્થા છે બધા જાણવું છે આપણે પણ જાણવું છે એને પણ જાણવું છે અમારે પણ જાણવું જોઈએ અને એને પણ જાણવું જોઈએ એટલા માટે જ આવ્યા છે જાણવા માટે આ તો બે જણે જાણ્યું બે જણે સ્ટોર ખાલી કરી નાખે જો હોય પાંચ હજાર ડોલર હાથમાં તો સ્ટોર ખાલી કરી નાખે એવા હાથમાં હોવા જોઈએ મને આ સ્ટોર માં તેડી જાય છે દાદા શું રહેવું છે મને કોઈ વસ્તુ ખોટી નથી લાગતી પણ મને એમ લાગતી કે લેવા જેવી છે વજન ના વધવું જોઈએ જે લેવા હાથમાં ચાલવું ના પડે વજન લાગવું ના જોઈએ શું કહ્યું પછી હાથમાં ચાલ્યું મોટો બેટરો આવડો લીધો હતો પછી હાથમાં ચાલ્યો એક જડે તો સ્ટોર માં ગયા મને કે છે અમારે સાતસો ડોલર નો વકરો થતો હતો અમારો સ્ટોર ફિફ્ટી પર્સન્ટ નફા પ્રોફિટ વાળો છે કે રોજ છસો આઠસો રૂપિયા વકરો થતો હતો આજ તમે તમે દાદા હજાર રૂપિયા વકરો થયો હજાર ડોલર નો તે મોટો બેટરીઓ મોટું આવડું ખોખું કરી આવ્યું બધા બધા લઈ જાઓ ખોખું બેટરી અમે કોને આપીશું આ બધી બેટરીઓ કોઈને આપી દેજો પણ આવું લોકો ફિફ્ટી પર્સન્ટ નફો લે છે મેં કઈ મત છસો ડોલર માંથી ધંધો ચાલે કેવા માણસો આવડ્યું મોટું અમારે ફિફ્ટી પર્સન્ટ નફો અમારું કઈ હોય અને કોઈ વખત કોઈ આઈટમ સેવન્ટી અને કોઈ આઈટમ બસો ટકા નફો મેં હા તારે ખરા <laughs> અમેરિકાના ઉપકર કરનારા નહીં ઉપકારી લોકો દુકાન છે એમને કાર્ડ ની હોલમાર્ક ની એમની પણ દુકાન છે હોલમાર્ક કાર્ડ ને બધું ગિફ્ટ વાળું બધું વેચવાની દુકાન છે લોકો આ કાર્ડ ને ગિફ્ટ બધી આપે ને દુકાન ના કરે કોક ની કરવી પડે જોબ નહીં કરવી પડતી જોબ છે ને દુકાન એ જ જોબ છે ને આપડે તો એમ દુકાન એ જ જોબ થઈ ગયો ને એમ ના એટલે એ તો કાતે કઈ કરવું પડે ને જોબ કરવા જાય પેલો ટડકા ટડકા કરે તમને અહીં ઓછા કરવાના તમને એટલે હું આ ધમકી બેવા દે એના કરતા સારું સારું કઈ દુકાન કરી ખાતી ને રોતું રોતું બધું મેં પૂછવું પૂછ કઈ આવે તારા ખુલાસા કરીએ તારે જેવું સુખ જોઈતું એવું આપીશું તારે જેવું સુખ છે એવું આપીશું આ દુકાનમાં સુખ હશે ખરું દાદાની દુકાનમાં સુખ લાગે કે લાગે છે ઉપર લખ્યું હોય કે pure gold free of cost તો આપડે ત્યાં ઉભું રહેવું પડે પ્યોર ગોલ્ડ ના લખ્યું તો ઉભારીએ જ્યાં જોવા મોડું જોવાથી આપણને સુખ ના થતું હોય અને મુખાયેલું જોવાથી વાડી માં સુખ ના થતું હોય અને ત્યાં ભટકીએ અમતા બેહી રહીએ કઈ બધી બેસી રહેવું આવું એના કરતા તો તેને પેલી મોટા મોટા મોસલા હોય છે ને આખી મોસલી ખાઈ ખુશ થઈ જાય છે તો એનું મળું જોયા કરવું સારું સુખ્યા થઈએ એવું જે માગવું હોય માગી લે તારા તારા હસબન્ડ છે હરિપરાના સુભાષ બોધ ની ત્યાં આગળ ગામના જ છે એ લોકો એ છત્રી હોય કે હાડત્રી હોય અમારો તીકડે કોન્ટ્રાક્ટ ચાલતો હતો મહુવા કદ મહુવા મહુવા તે મહુવા અનાલ રોડ નહીં હતો હતો જ નહીં હતો જ બીજે કામ તો હશે ને ગમે તો હોય તો ખરા ને પણ હવે ખબર ના હોય ભૂલી ગયા ત્યાંથી આ દેશમાં એટલે તે અમારો કોન્ટ્રાક્ટ ચાલતો હતો ત્યારે આ સુભાષ બોઝ એના પ્રેસિડેન્ટ થયા એટલે હું તો આગળ આવ્યો હરિપરા પ્રખ્યાત થઈ ગયું હરિપરા કિંમત નહીં એ હરિપરા પ્રખ્યાત તમે જોયું નહીં તે વર્ષે જન્મ થયેલો તે વર્ષે જન્મ થયેલો એમ છે ગઈ વર્ષે આપડે ઉભો થઈ ગયો હરિપરા વસ્તી કેટલી છે ભાઈ નાનું ગામડું કાયમ નું સુખ જોઈએ અઠવાડિયામાં પાંચ દાડા કાયમ નું જોયે છે રવિવાર ને શનિવાર રાખી મેલ તારે ફરવા ના જોઈએ અમારા હાથમાં સત્તા લઈએ નહી એ લોકો વિભરેતા લઈ લઈએ <laughs> એ લોકો વિભરે અને બંધ કરે ત્યારે લઈ લઈએ પણ જો સારું ચલાતા હોય ગોરી બૂમલા પડતી હોય ત્યાં હું સરદાર કેમ લઈ મેં કશું પૂછ કઈ રીતે કાયમ નું સુખ મેળવવું કઈ રીતે કાયમ નું સુખ મેળવવું હા તો હું તને આશીર્વાદ થી આપીશ થોડે ટકે એવું જોઈએ કે ટકવ ના હોય એવું કાયમ માટે કાયમ માટે જોઈએ કારણ કે તું કોણ છું એ જાણતી નથી એટલે પેલું એ જણાવી તને અને રિયલાઈઝ કરી તું કોણ છું ગમી મારા વાઈફ જોડે પંચર પડી ગયું મતલબ પંચર ટ્યુબ ટાયર માં પડી જાય તને શોનું પંચર પડી ગયું ટ્યુબ ટાયર માં પંચર પડે ત્યારે મારે પંચર પડી ગયું છે પછી મેં કહ્યું મેં મને ગમતી નથી આવે કે ગમતી નથી કે તમે તાળું તાળું તારે લેવા મોકલ્યો તાળું અને તાળું તું લઈને આવું પછી એ તારા ને ત્યાં લીધું એટલે સારું છે એવું બધું ચોક્કસ કરી રિયલાઈઝ કરી તું લઉં અને પછી તું કહું તારું ખરાબ છે તો તારા જેવો મૂર્ખ કોણ દુનિયામાં તું તારો તારી મૂર્ખાઈ નો પાર નથી ને ત્યાં ખરીદ્યું ત્યાં જાતે જોયું રિયલાઈઝ કરી પછી તું બોલું છું તાર મને કહે છે મારી મૂર્ખાઈ તારી જ નથી ને તું કે તારું પાછું આપવા જોયું પેલો શું કે તાર જોઈને શું કે લીધું તું નહીં પાછું લેવામાં આવે તો આપણે શરમાઈએ આપણે આવું ના હોય તો લઈને ચોક્કસ કરી લાવ્યા પછી આપણે ડખો કેમ કરાય મને કઈ કરી આલો આશીર્વાદ બધા મને ગમે તમે આ કરી આપો ખબર થાય આગે ભાઈ બે દાદા જોડે બે આવ્યો આવડાયો મામા અમે ધોલો મરાવડાવી લાગે ભાઈ ભૂત થઈ ગયું ભૂત ગાલી રહી જો કોને કેવાય તે બહુ ગોરું હોય ને એ સાંભળું કેવાય હા અમેરિકા બધા સાંભળા કેવાય શું કહ્યું એ ગમે નહીં આપણને એ ગમે નહીં બહુ ધોળવું તે ધોળી તો ગાયો હોય છે નથી હોતી હા એ તો ઘઉં રંગવું જોઈએ રંગ તો ઘઉં રંગો નહી તો કૃષ્ણ ભગવાન જેવો સાંભળો સાંભળો એટલે કાળો નહી સાંભળો એટલે આકાશ જેવો કેવો હા શું કે છે ધંધો બરોબર ચાલે છે એવું સારો ચાલે ચાલે ત્યાંથી વર્ષે ચોતેર વર્ષે એટલે ઉષા જીવ કે પહેલેથી જેવી છે પહેલેથી જેવી છે આપડા લોકો કેમ ભરેલી આ થઈ જાય ને પછી તારું શરીર આવશે એવું જ ગમે છે એવું જ ગમે છે એવું એ નહીં થાય પણ મારું જ્ઞાન શાંતિ થઈ જાય પેલું આ તો આ તો મેં પેલી બુદ્ધિ સેન્સિટિવ કરે એને બુદ્ધિ હેરાન કરે શું કહે વધારે પડતી બુદ્ધિ છે માણસ સેન્સિટિવ આમ થઈ જશે આમ થઈ જશે કઈ પડી જવાનું છે આપડે રાતે ઉભી જઈએ તો સૂર્યનારાયણ બધું પડી જવાનું આ સૂર્યનારાયણ બધું પડી જાય કેટલી પડી ના જાય આ દરિયા ઉતરી જાય આમ આ ગોરગો ફરે દુનિયા એકડે દરિયા આમ પડીને આપડી પર પડે ત્યાં શું થાય કશું થાય નહીં આ દુનિયામાં આપડી પરવાનગી સિવાય કશું ના થાય આપડી પરવાનગી જોઈએ આ લડે થાય એટલે આપડી પરવાનગી થી કરાય બધાની દોણત છે લડવાની એટલો આ લડે વધારી નહીં તો જ ના હોય ના લડે આ તો આપડી પરવાનગી આપડી પરવાનગી ચાલે છે આ જગત